શ્લોક નંબર ફિફ્ટીન ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞશિષ્ટમપે ક્વચેત ન પેયમ ચ સુરા મદ્યા મપી દેવ નિવેદિતમ ઋષિભિઃ સંશયં પૃષ્ટો વસુશ્ચેદીપતિ પુરા અભક્ષ્યમપી માંસમ સ પ્રાહ ભક્ષ્યમિતિ પ્રભો આકાશાત પતિતઃ સદ્યો ભૂમૌ સ નૃપતિસ્તદા એતદેવ પુનશ્ચોક્ત્વા વિવેશ ધરણીતલમ પૂર્વે ચેદી દેશના વસુ નામના રાજાની આગળ ઋષિઓએ સપ્તર્ષિઓએ હે પ્રભો માંસ ખવાય કે નહીં આવો પ્રશ્ન કર્યો ત્યારે તે રાજા વસુએ અભક્ષ્ય નહીં ખાવા લાયક માણસને પણ ભક્ષ્ય ખવાય એમ કહ્યું તે વખતે તે રાજા આકાશમાંથી તુરંત જ જમીન ઉપર પીડ્યો અને માંસ ખવાય આવું ફરીવાર બોલ્યો તેથી તે ભૂમિમાં ઊંડો ઉતરી ગયો મોક્ષ ધર્મમાં ભૃગુએ જ ભૃગુએ જે કહ્યું છે તેની વ્યાખ્યા ચાતુર્ધર નીલકંઠ પંડિતે કરી છે કે યજુષા સંસ્કૃતમ માંસમ નિવૃત્તો માંસ ભક્ષણાત ન ભક્ષયેદ વૃથા માંસમ પૃષ્ઠ માંસમ ચ વર્જયેત માંસ ન ખાવું જોઈએ આવો નિર્ણય કરી ચૂકેલા સજ્જને યજુર્વેદના વિદ્વાન યાજ્ઞિકે મંત્રોથી શુદ્ધ કરેલા યજ્ઞીય યજ્ઞોપયોગી યજ્ઞોપયોગી માંસને પણ ન ખાવું વૃથા મંત્રોથી શુદ્ધ ન કર્યું હોય તેવું માંસ ન ખાવું શ્રાદ્ધનું વધેલું માંસ પણ ન ખાવું આનાથી એ નિશ્ચય થાય છે કે હિંસાવાળું ધાર્મિક કામ પણ ન કરવું હોમ કરતાં વધેલું ખાવું ભૂતશેષમ ભક્ષયેત આવી જે શ્રુતિ કહેવાય છે તે પણ અપૂર્વ વિધિ અર્થાત આવશ્યક કે અનિવાર્ય આજ્ઞા નથી પરંતુ તે તો માંસ ખાવાના તીવ્ર રાગવાળા જે સતત માંસ ખાતા હોય છે તેને નિયમિત કરવા માટે પાછા વળવા માટે છે એમ મુમુક્ષુએ સમજવું તે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે યજ્ઞશિષ્ટા શિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષેહી ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત યજ્ઞ કરતાં બચેલા અન્નને ખાવાવાળો શ્રેષ્ઠ પુરુષ બધા પાપોથી છૂટી જાય છે અને જે પાપી લોકો પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તે તો પાપને જ ખાય છે તે પણ માંસ ખાવા અંગે અંગેનું નથી પરંતુ દેવતાઓએ કરેલા વરસાદથી પાકેલા રાંધેલા અનાજથી જ વૈશ્વદેવ કરીને તે જમવા અંગેનું છે અને તેવું જ વ્યાખ્યાન કર્યું છે કે વૈશ્વદેવ આદિ પંચ મહાયજ્ઞ કરતાં વધેલું અન્ન જે ખાય છે તે પંચ સુના પાંચ રીતે થતી હિંસાના પાપથી છૂટી જાય છે તે પંચ સુનાને પણ સ્મૃતિમાં આ રીતે કહી છે કંડની પેશણી ચુલ્લી ઉદકુંભી ચ માર્જની પંચ પંચસૂના ગૃહસ્થસ્ય તાભિ સ્વર્ગમ ન વિંદતી ખાંડણી ઘંટી ચૂલો પાણિયારું અને સાવરણી ગૃહસ્થને આ પાંચ જીવ હિંસાના થવાના સ્થાન છે જેના અવરોધથી તેને સ્વર્ગ મળતો નથી સહજ છે કોઈ કરે છે એવું નથી આ ઘરમાં હોય એટલે એટલું થાય છે હાવાણી વાળતા હોય તો કીડીઓ મરે પાણીયારું હોય તો એટલે જીવડા મરે ચૂલો હોય તો એટલા એટલે નિવારણ જરૂરી છે બંધ તો થાય નહીં જેથી તેનું નિવારણ કરવું ને તે માટે યજ્ઞો કરવાના છે વૈષ્ણવાચાર્ય તો યજ્ઞો વે વિષ્ણુ એ શ્રુતિથી વિષ્ણુ ભગવાન એ જ મૂર્તિમાન યજ્ઞનું સ્વરૂપ છે માટે તે ભગવાનને નૈવેદ્ય ધરતા બાકી રહેલું અન્ન ખાનાર સમગ્ર પાપથી મુક્ત થાય છે એ પ્રમાણે એ શ્લોકનો અર્થ કરે છે યજ્ઞ શિષ્ટ એટલે ભગવાનને ધરાવેલું એવો અર્થ યજ્ઞો વે વિષ્ણુ એને ધરાવેલું અને બોલા યજ્ઞ શિષ્ટ એટલે યજ્ઞમાં હોમ કરતા બાકી એ પ્રમાણે એ શ્લોકનો અર્થ કરે છે એનો વિસ્તાર બીજેથી જાણી લેવો તેમાં પ્રતિવાદી શંકા કરે છે કે પ્રાણાત્યયે તથા શ્રાદ્ધે પ્રોક્ષિતમ દ્વિજકામ્યયા દેવાન પિતૃન સમભ્યર્ચ્ય ખાદન માનસમના દોષ ભાગ પ્રાણાંત સમયમાં શ્રાદ્ધમાં બ્રાહ્મણની ઈચ્છાથી દેવતાઓ અને પિતૃઓની પિતૃઓને પૂજીને તથા પ્રોક્ષિત કરેલું માંસ ખાનાર દોષ પામતો નથી એ પ્રમાણે યાજ્ઞવલ્કે સ્મૃતિમાં કહ્યું છે તો પછી શ્રાદ્ધાધિકમાં માંસ ભક્ષણનો શો દોષ છે તો તેનો ઉત્તર એ છે કે પૂર્વે કહેલા અનુશાસિક પર્વના વાક્યથી આ જ શ્લોકના ભાષ્યમાં પ્રોક્ષિતા તથા નિર્દોષમ ત્યાં પણ દોષ છે જ આ સ્મૃતિ રજોગુણી તમોગુણી દેવ પિત્રોની આગળ આવી ગયું હતું ને ઓલું પ્રોક્ષિત નહીં ખાવું ઓલું નહીં ખાવાનું યજ્ઞ શેષ નહીં ખાવું એ જ આમાં દોષ છે આ સ્મૃતિ રજોગુણી તમોગુણી દેવ પિત્રોના ઉપાસકોની રજોગુણી તમોગુણી પ્રકૃતિવાળા પુરુષોને યુગાંતરમાં રાગ પ્રાપ્ત દરરોજ માંસ ભક્ષણ કરતા હોય તેના સંકોચને માટે છે કલયુગમાં તો દેવપિત્રો માટે પણ હિંસા કરવાનો નિષેધ છે પહેલાં કહેલા દીપિકાના વાક્યથી દેવરાજ સુતોરપત્તિર સુતોત્પત્તિર મધુપર્કે પશોર્વધ માંસદાનમ તથા શ્રાદ્ધે તથા દિયરથી સૂતની ઉત્પત્તિ મધુપર્ક પશુનો વધ શ્રાદ્ધમાં માંસનું દાન વાનપ્રસ્થાશ્રમ એટલા નિર્ણય સિંધુમાં એટલા નિર્ણય સિંધુમાં બૃહદ નારદીય પુરાણમાં કલી નિષિદ્ધ ધર્મમાં ગણાવેલા છે માટે સર્વ પ્રકારે માંસ ભક્ષણ ન કરવું એવો શાસ્ત્રકારોનો આશય છે આથી જ <coughs> મહારાજનો ખાસ છે કોક કોક જગ્યાએ યજ્ઞીય અહિંસાને આમ થોડીક હળવી લીધી હોય છે બીજા કોઈ સંપ્રદાય રામાનુજ સંપ્રદાયમાં બહુ એટલી બધી કડક નથી એની ના એટલે એને હળવી લીધું પણ મહારાજે એનો કડક નિષેધ કર્યો છે યજ્ઞ હોય તોય નહીં જે હોય તો માંસ ભક્ષણ અને યજ્ઞ હિંસા બે માટે સર્વ પ્રકારે માંસ ભક્ષણ ન કરવું એવો શાસ્ત્રકારોનો આશય છે આથી જ ધર્મોપદેશમાં જીવ હિંસા અને માંસ ભક્ષણની સંભાવનાથી છોડવા છોડાવાળા ભૂંજેલા લીલા શિંગ ધાન્ય ભક્ષણ કરવા માટે પણ નિષેધ કરેલો છે આદ્રા આર્દ્રા વલ્લાસ તથા તથા ઢ્યક્યો વૃષ્ટા સ્યુયદ્ય નિસ્તુષાહ પુંભિ સ્ત્રીભીર્ન વક્ષ્યદે અનિસ્તુષાહ યદ્યનિસ્તુષાહ યદ્યનિસ્તુષાહ યદિ અનિસ્તુષાહ તુષા એટલે પોતરા કોતરા ન કાઢી નાખ્યા હોય આર્દ્રા વલ્લાસ તથા ઢક્યો ભૃષ્ટા સ્યુયદ્ય નિસ્તુષાહ કુંભી સ્ત્રીવીર ન પક્ષ્યાસ્તે સૂક્ષ્મ જીવાંત સંભવાત લીલા વાલ તથા લીલી તુવેરો ફોતરા કાઢ્યા સિવાય નહીં ભૂંજેલી હોય એટલે માટલામાં નાખી ઊંધું પાડી ઉપર સળગાવી શેકેલી હોય તો તે પુરુષ કર્યું હોય એમ એનું તો એને ક્યાંક શેકતા હશે આપણે તો બહુ રિવાજ ભાડ્યો નથી પણ ચોળાની શીંગો અને વાલ એને શેકીને ખાતા હશે એવું હોય છે તો એ ન ખાવું પોતરા કાઢા સિવાયની ભૂંજેલી હોય એટલે માટલામાં નાખી ઊંધું પાડી ઉપર સળગાવી શેકેલી હોય તો તે પુરુષોએ તથા સ્ત્રીઓએ ન ખાવી કારણ કે ઝીણા જીવોનો તેમાં શેકાઈ જવાનો સંભવ છે આર્દ્રા એટલે પક્વાવસ્થા પહેલાનો પહેલાનો થોડો સમયે લીલી શીંગો હોય તે સમજવી હીર કચી દેશ દેશી ભાષામાં હીર કચી ગયા પાકેલી નહીં હાવ કાચી નહીં ઓળા પાડે મગફળીને એવું છે મગફળીના ઓળામાં જીવડાનો સંભવ ઓછો હોય છે આ વાલને એવામાં વધારે હોય છે કઠોળમાં વધારે હોય છે તેમાં હેતુ કહે છે કે તેમાં સૂક્ષ્મ જીવોની હિંસા થવાનો સંભવ છે માટે પ્રથમ દ્રષ્ટિએ ઉપરથી નહીં જણાતા એવા શિંગમાં અંદર ઉત્પન્ન થયેલા એવા સૂક્ષ્મ જીવોની હિંસારૂપી દોષ પ્રાપ્ત થાય છે માટે પછી ભક્ષણ કરવામાં માંસ ભક્ષણ દોષની પ્રાપ્તિ થાય છે માટે આ બે દોષથી પોતાને અસુરપણું પ્રાપ્ત થાય છે આ બાબતમાં સ્મૃતિ સિવાય સ્મૃતિ વાક્ય છે કે સુરાપા માંસ ભક્ષાશ્ચ હિંસ્ત્રા એ તે કિલા સુરાહા સુરાપાન કરનાર માંસ ભક્ષણ કરનાર તથા હિંસા કરનાર એ નિશ્ચય અસુર છે આ પ્રમાણે માંસભક્ષણ નિષેધ તો પોતાના વૈષ્ણવ આશ્રિતોને હરિવંશાદિકમાં વર્ણવેલા બ્રહ્મલોકથી ઉપર કહેલા રહેલા ગોલોકની પ્રાપ્તિના સાધનોના અંતર્ગત આવી જાય છે તે ભારત આનુશાસિક પર્વમાં બ્રહ્મા અને ઇન્દ્રના સંવાદમાં કહેવામાં આવે છે કે યહ સર્વ માનસાની ન ભક્ષયીત પુમાન સદા ભાવિતો ધર્મયુક્ત માતા પિત્રોરર્ચિતા સત્યયુક્ત શુશ્રુષિતા બ્રાહ્મણના બ્રાહ્મણાના મનિંદ્ય ઇદ્રગુણો માનવસ્તમ પ્રયાતિ લોકમ ગવામ શાશ્વતમ ચાવ્યશ્ચ ન પારદારી પશ્યતિ લોકમેતમ નવે કૃતજ્ઞો ન મૃષા સંપ્રલાપી જે પુરુષ સર્વ પ્રકારે માણસનું ભક્ષણ કરતો નથી હંમેશા ધર્મયુક્ત ભાવનાવાળો હોય છે માતા પિતાને પૂજનાર સત્યયુક્ત બ્રાહ્મણોની સેવા કરનાર અનિંદ્ય એવા ગુણોથી યુક્ત નિત્ય અને અવયવ એવા ગોલોક ધામને પામે છે પરદાર ગમન કરનાર ક્યારેય એ લોકને પામી શકતો નથી તથા કૃતજ્ઞ ખોટું બોલનાર પણ તેને ક્યારેય જોઈ શકતો નથી તે જ પ્રમાણે દેવને નિવેદિત કરેલું એટલે કે ઈષ્ટદેવ તરીકે માનેલા કાળ ભૈરવા ભૈરવાદિકને નૈવેદ્ય કરેલું સુરા મધ્ય તે ન પીવું સુરાનું વર્ણન કરતા મનુ ભગવાન કહે છે કે સુરાવે મલ્લ મન્નાનામ પાપમાં ચ મલ મુચ્ય સુરાવે મલ મલમન્નાનામ પાપમાં ચ મલમુચ્યતે તસ્માત બ્રાહ્મણ રાજન્યો વૈશ્યશ્ચન સુરામ પીબેત ગૌડી માધવી તથા પૈષ્ટી વિઘ્નયા ત્રિવિધા સુરા યથેવે કા તથા યથેવેકા તથા સર્વા ન પાતવ્યા દ્વિજોત્તમેહી સુરા એ અન્નનો મળ છે અને મળ તે પાપરૂપ કહેલો છે તેથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સુરાને પીવી નહીં ગોળની મવડાની અને લોટની એમ ત્રણ પ્રકારની સુરા છે તે બધી સુરાને સરખી સમજવી માટે દ્વિજાતિઓએ તે પીવી નહીં મધ્ય અગિયાર પ્રકારનું છે પાનસમ દ્રાક્ષ માધુકમ ખારજુરમ તાલ મૈક્ષવમ માધુત્થમ શૈરમારિષ્ઠમ મૈરેયમ નારિકેરજમ સમાનાની વિજાનીયાન મદ્યાન એકાદશેવ ચ દ્વાદશમ તુ સુરામદ્યમ સર્વેશા મધમમ સ્મૃતમ ફણસનું દ્રાક્ષનું મવડાનું ખજૂરનું તાડનું શેરડીનું મધનું સૈર અરિષ્ટ અને મૈરે અને નાળિયેરનું એમ અગિયાર પ્રકારનું મધ્ય અગિયારેય પ્રકારના મધ્ય સરખા જાણવા બારમું તો સુરા નામનું મધ્ય સર્વમાં અધમ માનેલું છે આ પ્રમાણે પુલત્સ્ય મુનિએ કહ્યું છે તેમાં સુરાપાન કરવું તે મહાપાતક ગણાય છે બ્રહ્મહત્યા સુરાપાનમ સ્તેયમ ગુર્વંગનાગમઃ મહાંતિ પાતકાન્યાહુ સંપ્રયોગમ ચ તૈ સહ બ્રહ્મહત્યા સુરાપાન ચોરી અને ગુરુસ્ત્રીનો સંગ અને મહાપાપ કહેલા છે અને તે મહાપાપ કરનારનો સંગ તે પણ મહાપાપ છે આ પ્રમાણે મનુ મહારાજ કહે છે સ્તેય એટલે બ્રાહ્મણના સોનાની ચોરી તેનું પ્રાયશ્ચિત ધર્મશાસ્ત્રમાં મોટું કહેલું છે સુરાપાન કરનારે ગુરુપત્ની સાથે ગમન કરનારે વલકલ વસ્ત્રો ધારીને બાર વર્ષ સુધીનું બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત જે વ્રત કરવું એ પ્રમાણે પ્રચેતા કહે છે અજ્ઞાનથી સુરાપાનમાં પણ પ્રાયશ્ચિત કહેલું છે બ્રાહ્મણ અજ્ઞાનથી સુરા પીએ તો અગ્નિ જેવી તપાવેલી સુરા એને પીવી પાવી એ પ્રમાણે મોટું પ્રાયશ્ચિત કહેલું છે અજ્ઞાનથી સુરા મિશ્રિત જલપાનમાં પણ મનુસ્મૃતિમાં પ્રાયશ્ચિત કહેલું છે અજ્ઞાનાત પ્રાશ્ય વિણમૂત્રમ સુરા સંસૃષ્ટમેવ ચ પુનઃ સંસ્કારમર્હંતિ ત્રયો વર્ણા દ્વિજાતય અજ્ઞાનથી વિષ્ટા અને મૂત્રનું પ્રાશ ન થઈ જાય તથા સુરામિશ્રિતનું પ્રાશન પાન કરીને દ્વિજાતિ ત્રણેય વર્ણો ફરી સંસ્કારને યોગ્ય બને છે ફરી સંસ્કાર એટલે ઉપનયન અર્થાત તેમ કરવાથી તેના ઉપનયન સંસ્કાર નષ્ટ થઈ જાય છે તેનો વિધિ તો સંસ્કાર મયુખ વગેરેમાંથી જાણી લેવો આ જગ્યાએ સુરા શબ્દ મધ્ય માત્રમાં રૂઢ છે મદજનક શક્તિવાળી ઉપાધિથી સર્વ મધ્યનું સરખાપણું છે એમ વશિષ્ઠ મુનિ કહે છે સૌત્રામણ્યામ સુરાગ્રહણ ગૃહણાતી સૌત્રામણી યજ્ઞમાં સુરાગ્રહણ કરવું એ પ્રમાણે શ્રુતિ હોવાથી સૌત્રામણી યજ્ઞમાં સુરાપાન નિર્દોષ છે એમ ન કહેવું સૌત્રામણી યજ્ઞમાં સુરાને સૂંઘવાનું જ કહેલું છે પણ પીવાનું કહેલું નથી બીજી જગ્યાએ તો સૂંઘવા સૂંઘવામાં પણ દોષ છે બ્રાહ્મણસ્ય રુજકરણમ આઘ્રેય મધ્યયોર્ઘ્રાતિ જૈવ્યમ પશુષુ પુંસી ચ મૈથુના ચરણમ બ્રાહ્મણને ઘા કરવો ન સૂંઘવા યોગ્ય મદ્યને સૂંઘવું કઠોરપણું પશુ તથા પુરુષમાં મૈથુના ચરણ અને જાતિભ્રષ્ટ કરનારા એ જાતિભ્રષ્ટ કરનારા પાતકો કહેલા છે એ પ્રમાણે વિષ્ણુ સ્મૃતિમાં કહેલું છે કળિયુગમાં તો સૌત્રામણી યજ્ઞમાં પણ સુરાનું ગ્રહણ કરવાનો નિષેધ કહેલો છે તે કલિવર્જ્ય પ્રકરણમાં આદિત્ય પુરાણમાં કહ્યું છે વિધવાયામ પ્રજોત્પત્તૌ દેવસ્ય દેવરસ્ય નિયોજનમ કન્યા નામ સવર્ણાનામ વિવાહશ્ચ દ્વિજન્મભિ મહપ્રસ્થાન ગમનમ ગોસંજ્ઞપ્તિશ્ચ ગોસવે સૌત્રામણ્યામપી સુરાગ્રહણસ્ય ચ સંગ્રહ વરાતિથિ પિતૃભ્યશ્ચ પશુપાકરણ ક્રિયા દત્તો રસે તરેષામ તુ પુત્રત્વેન પરિગ્રહ આશ્રમૌ ત્રિચતુર્થૌ ચેત્યાદિ વર્જ્યમ કલૌ બુધેહી દિયરને મોકલીને વિધવાની વિધવામાં પ્રજાની ઉત્પત્તિ અસવર્ણ કન્યા સાથે વિવાહ મહાપ્રસ્થાન એટલે હિમાલયમાં હાડગાળવું ગોમેધ યજ્ઞ કરીને ગાયનું કાપવું સૌત્રામણી યજ્ઞમાં સુરાગ્રહણ કરવું વર અતિથિ પિત્રો માટે પશુ કાપવા દત્તક તથા ઔરસ સિવાયનાનું પુત્ર તરીકે ગ્રહણ કરવું ત્રીજો અને ચોથો વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવો ઇત્યાદિકને ડાયા માણસોએ કળિયુગમાં વર્જ્ય ગણેલા છે અજાણે અગિયાર પ્રકારના મદ્યપાનમાં પણ પ્રાયશ્ચિત મયુખમાં બૃહસ્પતિએ પ્રાયશ્ચિત કહ્યું છે પીત્વા પ્રમાદતો મદ્ય મતિકૃચ્છ્રમ ચરે દ્વિજ કારયેત તસ્ય સંસ્કારમ રાજા વિપ્રાંશ્ચ ભોજયેત દ્વિજ અજ્ઞાનથી મદ્યપાન કરે તો અતિકૃચ્છ્ર વધ કરે અને રાજા તેનો સંસ્કાર ફરીવાર કરાવે અને બ્રાહ્મણોને ભોજન કરાવે સુરા સુરામધ્યના એકપણામાં તો સુરા એ જ મધ્ય એમ અર્થ કરવાનો છે મિતાક્ષરામાં તો બંનેમાં ભેદ અંગીકાર કરીને બ્રાહ્મણને સુરા અને મધ્ય તથા ક્ષત્રિય વૈશ્યને સુરા સર્વકાળમાં સર્વ પ્રકારે નિષિદ્ધ કહેલી છે ક્ષત્રિય ક્ષત્રિયાદિકને પુરાણોમાં મદ્યપાનના વર્ણનથી તેમને મદ્યની અનુજ્ઞા છૂટી છે એમ કહેવું તે અયોગ્ય છે તેને પણ દોષ બતાવ્યો છે વિદુર નીતિમાં કહ્યું છે કે વિદુર નીતિમાં કહ્યું છે કે સપ્તદોષા સદા રાગના હાતવ્યા વ્યસનોદયા પ્રાયશો યેર વિનશ્યંતી કૃતમૂલા અપીશ્વરા સ્ત્રીઓ સ્ત્રીઓક્ષા મૃગયા પાનમ વાક્પારુષ્યશ્ચ પંચમમ મહશ્ચ દંડ પારુષ્ય મેવ છે વ્યસનથી ઉત્પન્ન થતા સાત દોષોને હંમેશા રાજાએ ત્યાગ કરવો જોઈએ ઘણું કરીને તે દોષો જેમણે પ્રથમ કર્યા છે એવા ઈશ્વરનો પણ નાશ કરે છે તે સાત દોષો આ પ્રમાણે છે સ્ત્રી સેવન જુગાર શિકાર મદ્યપાન કઠોર વાણી કઠોર દંડ દ્રવ્યનો દુરુપયોગ એ છે મનુ મહારાજે અઢાર વ્યસનોમાં મદ્યપાનને અતિ કષ્ટ દેનારું વ્યસન તરીકે <coughs> ગણાય ખરીદી કરવાનો શોખ બજારમાં જાય તો ખરીદી કરીએ અર્થ દૂષણ ખરીદી કરવાનો એક જાતનો શોખ હોય છે ક્યારે સ્વામી નથી ગયા ન હોય તો કે હાલ જઈ આવ્યા કઈ જોતું હોય એવું નહીં જઈ આવી ક્યાંક થોડાક વાપરી આવી જરૂર હોય કે ન હોય એવું એને અર્થ દૂષણ કહેવાય માણસ ખરીદે ને પછી સરખો ઉપયોગ ન કરે એને અર્થ દૂષણ હું કરવા ખરીદવું એવું કાંઈ નહીં લઈ આવું તમે નહોતું એક ચાર હજાર મૂર્તિનો ઓર્ડર દઈ દીધો એ ક્યારે આવ્યો જ છે તો પછી આપણને હોંગું કરી દેશે તો હોંગું મળતું તો એને કહેવાય અર્થ દૂષણ એક જાતનું વ્યસન છે અને વ્યસનનો દોષ છે એવા તો ઘણાય છે પણ આ તે સાત દોષો આ પ્રમાણે છે સ્ત્રી સેવન જુગાર શિકાર મદ્યપાન કઠોર વાણી કઠોર દંડ દ્રવ્યનો દુરુપયોગ એ છે મનુ મહારાજા એ અઢાર વ્યસનોમાં ને કરીને ઉતડી નાખો કોકને એમને વાક પારુષ્ય કઠણ ને કઠણ પડે એવી વાણી બોલવી એક વાક પારુષ્ય ને કઠણ પડી જાય એવો દંડ દેવો તો એ દંડ પારુષ્ય દંડ તો કઠણ પડે એવો જ હોય પણ શાસ્ત્ર થી ઉપર પડતો તો એને દંડ પારુષ્ય નગર કઈ દંડ કોઈને હેલો ન હોય દંડ રાજા દે કોકને પ્રજાને દંડ દે તો એને પારુષ્ય કેમ કેવાય દંડ તો એટલે કઠણ જ પડવાનો હોય જેને કોઈને દંડ દે તો કઠણ જ પડવાનો હોય પણ તોય એમાં દંડ પારુષ્ય લખ્યું એટલે એની મર્યાદા હોય દંડ દેવાની એને નિયમો એ પ્રમાણે દે તો પારુષ્ય નો કહેવાય રાજા છે એ શેના માટે નિર્માણ થયો છે રાજાનું મુખ્ય કામ દંડ દેવ દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા પૂજા પછી એમ છે દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા ઓલા માર્ગથી કોષનું રક્ષણ કરવું ન્યાય કોષસ્ય કોષસ્ય વિવર્ધનમ છે વિવર્ધનમ છે પાંચ છે રાજાના યજ્ઞો છે ને દંડ દેવો એ રાજાનો યજ્ઞ છે પણ દંડ પારુષ્ય છે એ રાજાનો દોષ છે એટલે એવો દેવ દુષ્ટ બધા થર થરવા જ જોઈએ તો તને નકર જો થર થરે નહીં તો રાજાનો યજ્ઞ બંધ પડી જાય રાજાઓ ઘી હોમે તો એ ક્યાંક બીજે વયું જાય દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા ન્યાયેન માર્ગેણ ન્યાયેન કોશસ્ય વિવર્ધનમ છે અભિચાર રક્ષો બી બી ઉપર છે એટલે પાંચ છે એ રાજાના યજ્ઞ છે દુષ્ટને દંડ દેવો એ પહેલો યજ્ઞ જો એ યજ્ઞ ન કરે તો બીજા એક થાય નહીં પહેલો જ ન થાય ઓલા એક યજ્ઞ થાય નહીં એમાં ઘી હોવાનું તો થાય જ નહીં આવું ઓલા જ ખાઈ જાય ને ઘી દુષ્ટ લોકો જ ઘી ખાઈ જાય એટલે ઘી વધવા દે તો થાય ને એટલે એને ઘી એને યજ્ઞ ન થાય એટલે પાંચ યજ્ઞ આવે છે એના રાજાના એટલે દંડ પારુષ્યા અને દંડ યજ્ઞ બે છે એક દંડ યજ્ઞ છે અને એક દંડ પારુષ્ય છે એટલે બે માંથી એને હોહરવું થવાનું છે હોહરવું જવાનું દંડ છે એવો પવિત્ર કોઈ બીજું નહીં રાજન માટે યજ્ઞ જેવું પવિત્ર કીધું અને દંડ પારુષ્ય છે એના જેવું કોઈ ઓલું બોલ નહીં કહેવાય એનું રાજ ઉજળ થઈ જાય દંડ પારુષ્ય હોય એનું તો એનું રાજ ઉજળ થઈ જાય એવું રાજ મનુ મહારાજાએ અઢાર વ્યસનોમાં મદ્યપાનને અતિ કષ્ટ દેનારું વ્યસન તરીકે ગણાવ્યું છે સૌથી ભયંકર હોય તો એ મદ્યપાન વાળા છે એ કોઈ દિવસ ધંધો ન કરી શકે એ પીવે પીવે એટલે ધંધો બંધ થઈ જાય ને અને બીજું સ્ત્રીનું વ્યસન એ બે માણસો હોય એટલે ગયા મૃદુ માણસ પોતાનું કામ ન કરી શકે એટલે રાજાઓને શિકાર કરવા જાય તો એ રાજના નિર્ણયો ન લઈ શકે એવું ન હોય શિકાર કરવા જાય તો રાજના નિર્ણયો ન લઈ શકે એવું થોડું હોય કરીને ભાઈ આવે માંસ ભક્ષણ કરતો હોય તો એ રાજના ગંભીર નિર્ણયો ન લઈ શકે એવું ન હોય પણ દારૂ પીધો હોય તો શું લઈ શકે અને સ્ત્રી લંપટ હોય તોય ન લઈ શકે તો ઊંધા લે એટલે એ બહુ ભયંકર એના વ્યસનો છે એટલે દીવા નિદ્રા કરતો હોય તો મહત્વના નિર્ણયો ન લઈ શકે એવું નહીં ઉઠીને લઈ શકે ને આ બધા વ્યસનો છે ને પણ આ ભયંકર વ્યસનો છે આ દારૂ અને સ્ત્રી સેવા એ તો ભયંકર એમાં દારૂ વધારે ઓલામાંથી જાગીએ કે ખરો પણ જો દારૂ પીતો હોય તેમાંથી જાગી ન હોય કે કોઈ વાત એટલે જે પ્રજા દારૂ પીનારી હોય વધારે વ્યસનમાં એ પ્રજા કંગાલ થઈ જાય કોઈ પણ રાજા હોય કે પ્રજા હોય કે જે હોય દુષ્ટસ્ય દાંડા સજનસ્ય પૂજા ન્યાયન કોશ વિવરદા નામ છે વિશુરાજ રક્ષા વિશુરાજ રક્ષા બીજાના ભય બહારથી ભય આવે તો એમાં રાજાની રક્ષા કરવી એ એનો યજ્ઞ છે ભીષુરાજ રક્ષા પાંચ યજ્ઞો કીધા સરસ છે એ શ્લોક મૃગયાક્ષ દિવાસ્વાપ પરિવાદ સ્ત્રીઓ મદ તૌર્યત્રિકમ વૃથા ત્યાગ કામજો દશકો ગણ એ હૃદયમાં કામરાગ થી ઉત્પન્ન થાય છે એટલે રજોગુણમાંથી ઉત્પન્ન થાય પૈશુન્યમ સાહસમ દ્રોહમ ઈર્ષ્યા સુયાર્થ દૂષણમ વાગદંડજશ્ચ પારુષ્યમ ક્રોધજોપી ગણોષ્ટક એ તમો ગુણમાંથી ઉત્પન્ન થાય પૈશુન્યમ પૈશુન્યમ સાહસમ સાહસ પૈસો એટલે વાક પારું છે ને દંડ પૈસો વાક પેલું એ બે ને પૈસો ને એટલે તો ચાડી ચોગલી કરે અલગ છે ઓલું છે બરાબર સાહસ એટલે તો દુઃસાહસ થતું છે સાહસ એટલે દુઃસાહસ સાહસ ને ગુનો કીધો છે સાહસ એટલે કઈ વગર વિચારું કરી નાખવું કોકને નુકસાન કરી દેવું એનું સાહસ કહેવાય પૈશુન્યમ સાહસમ દ્રોહમ ઈર્ષ્યા સુયાર્થ દૂષણમ આ આ બધા રોગ છે અને વ્યસન છે એકવાર ઈર્ષ્યા કરવાની મજા આવી ગઈ તો પછી કરે જ રાખે એને વ્યસનમાં ગણાયું વ્યસન કોને કહેવાય ખંજોળે એમ બહુ મજા આવે નિંદા કરવી એ વ્યસન છે એટલે નિંદા કરતો હોય તો એને એનું ડિસિઝન છે રાજા ન લઈએ કે એવું નહીં પણ આ બે જ વ્યસન એવા છે કે પોતે ડિસિઝનમાંથી કેન્સલ થઈ જાય ડિસિઝન લેવા જેવો જ ન રહે દારૂ પીવે પછી હું ડિસિઝન લે અને સ્ત્રીમાં ડૂબી ગયો હોય તો એ બાકી આ બધા છે જેમ તેમ વકરે ખંજવળે એમ વકરે એવા છે બધા ભાઈ શૂન્ય ચાળી ચુગલી કોકની કરાય તો એમાં જેટલો આનંદ આવે એટલો ચા પીવામાં ન આવે કોઈકને આમ ઈર્ષા કરે બીજાની અને એમાં જેટલો આનંદ આવે એટલો એને ચા પીવામાં ન આવે એટલું હુવામાં ન આવે જો નિંદા કરવાનું મળી ગયું તો હોય નહીં ઈર્ષા કરવાનું મળી ગયું હોય તો ન હોય અને યાદે ન આવું હોવાનું એટલે બે માંથી બળવાન કોણ નિંદા માણસને રસ ક્યાં છે રસ વૃત્તિ ક્યાં છે એની ઉપર ખ્યાલ આવે ને એટલું હોવામાં રસ વૃત્તિ નહીં કે નિંદા કરવામાં હોય એટલી કારણ કે આમથી તમારે ઊંઘ કાઢવી હોય તો જાય નહીં નિંદા કરવાનું મળી ગયું હોય તો જાય તો વહી જાય ઈર્ષા કરવાનું મળી ગયું હોય તો વહી જાય ઈર્ષામાં તો કંઈ લાંબો ટાઈમ હોય નહીં એ તો ઝીણું એમ કે સ્લો <coughs> પોઈઝન છે પણ વ્યસન છે એને એમ સતત એને ઓલો ગુટકો ગલોફામ રાખી મૂકે ને સતત એને ઓલો રહ પડે રાખે એમાં ગલોફામ એ ઈર્ષા રાખી મૂકે એટલે એને રહ પડે રાખે આ બધા વ્યસન છે પૈશુન્યમ સાહસમ દ્રોહમ ઈર્ષ્યા સુયાર્થ દૂષણમ ઈર્ષા અસૂયા અસૂયા એટલે કોકના દોષ ગોતવા એમાં બહુ મજા આવે ઈર્ષા એટલે કોકની અરે આડોડાઈ કરવી એમાં બહુ મજા આવે એટલી ચા પીવામાં ન આવે એટલે બીજે સારું વ્યસન હોય હોવામાં એટલી મજા ન આવે આડોડે કરવાનું મળતું હોય તો હોવે નહીં મળે પછી હોઈ લેવું ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે અટાણે આડોડે કરવાનો ટાઈમ છે શાસ્ત્રકારોએ કેવું લખ્યું જો પૈશુન્યમ સાહસમ દ્રોહમ ઈર્ષ્યા સુયાર્થ દૂષણ આ બધા સારા માણસોના વ્યસન છે બોલે તો બીડી પીવીએ ને એ તો નબળા માણસોના વ્યસન છે આ આપણે સાધુ લોકો પોતે રાખી શકે ને એ કંઈ વાંધો ન આવે સાધુ બીડી પીવે કેટલી ખરાબ લાગે પણ જો ઈર્ષા કરવાનું મળી ગયું હોય ઘડીક બીડીનો ઓલું એને ડાઉન કોટો ડાઉન ન થાય જો ઈર્ષા કરવાનું મળી જાય તો અસૂયા કોકનો કોઈકના દોષનું જો કૂતલી કરવાનું મળી ગયું હોય તો એને કોટો ડાઉન ન થાય રાત્રે બે વાગે તો કોટો ડાઉન ન થાય અને બપોરે તો થાય જ ક્યાંથી બપોરની ઊંઘ તો ગૌણ હોય તો વાગદંડ પારુષ્યમ ક્રોધજોપી ગણોષ્ટક ક્રોધજ અષ્ટક ગાણા આઠ જે વ્યસન છે એ ક્રોધમાંથી ઉત્પન્ન થાય છે એટલે તમો ગુણમાંથી ઉત્પન્ન થાય છે ક્યાંક ક્યાંક ક્રોધ ના કીધા છે ક્યાંક ક્યાંક તમો ગુણ ના કીધા છે અને ઓલું કામ જ અથવા તો માંથી ઉત્પન્ન થાય સત્વગુણમાં વ્યસન ન હોય સત્વગુણમાં એક વ્યસન ન હોય હોય તો ભગવાનને ભગત ભક્તિનું હોય તો એ વ્યસનમાં ગણાતું નથી પાનમક્ષાહ સ્ત્રિયસ્તત્ર મૃગયા ચ યથાક્રમમ એતત આ બધા નિર્દય છે એને ઓલા બધા તાલ વાળા છે રાગમાંથી ઉત્પન્ન થયા રજોગણમાંથી આ જે કામ ઓલા ક્રોધ છે એ નિર્દયતા હોતી છે વ્યસન છે ને પછી નિર્દયતા છે તો બીજાનું આમ કે હું થાય ઘાત થાય એમાં કઈ એને જરાય દયા નથી અમુક ની મજા આવે શિકારી છે કંઈ શિકાર કરી આવે એટલું બધું ખાઈ ન જાય પણ એને શિકાર કરવાનો શોખ રાજા મહારાજાને કે મજા આવે કે કોઈને બંદૂક મારે મરી જાય એની એને મજા આવે હું આટી ગયો કે નહીં એમ પાનમક્ષાહ સ્ત્રિયસ્તત્ર મૃગયા ચ યથાક્રમમ એતત કષ્ટતમમ વિદ્યાત ચતુષ્કમ કામજે ગણે આ વધારે કષ્ટ તમામ છે મૃગયાશ્ચ પાનમ અક્ષાહ સ્ત્રીય તત્ર મૃગયાચ જુગારને એ તમામ છે જુગારની એવી લત લાગે છે એમાં તો અમુકનું લોસ કરવાનું દારૂમાં લોસ કરવાનું ઓછું જુગારમાં તો અમુક નું લોસ કરવાનું દંડસ્ય પાતનમ ચેવ વાક્પારુષ્યાર્થ દૂષણે ક્રોધજેપી ગણે વિદ્યાત એતત કષ્ટતમમ સદા એ કેટલા છે બે કીધા દંડસ્ય પાતનમ ચેવ વાક્પારુષ્યાર્થ દૂષણ બે બે દંડ પારુષ્ય ને વાક્પારુષ્ય ઈ ક્રોધના ઈ તામસી વ્યસનમાં બહુ કષ્ટદાયક દુઃખદાયક છે ઓલા રાજસી વ્યસન છે શિકાર કરવો જુગાર રમવો સ્ત્રીનું સેવન કરવું અને દારૂ પીવો એ રાજસી વ્યસનમાં દુષ્ટ છે કષ્ટદાયક છે પોતાને છોડવાય કષ્ટદાયક છે બીજાની તકલીફ કરનારા બધા મૃગયા પાસાની રમત જુગાર દિવસે સૂવું કોઈની નિંદા કરવી સ્ત્રી સેવન મદ્યપાન ત્રણ પ્રકારના વાજિંત્રોનો શોખ ટૌર્ય ત્રિકમ હમ એટલે હે વાજિંત્રનો સ્વર વાજિંત્ર ત્રણ પ્રકારના છે એમ એવું લખ્યું છે તો યંત્રિકા મગજમાં પેલું એનો તોર કરી રાખે તોર એટલે વગાડવાનો કે સાંભળવાનો એટલે એમાં માણસ પછી ટાઈમ વેસ્ટ કરવાનો હોય નકર વાજિંત્ર તો બધા સંતો નંદ સંતો એ બધા શીખ્યા હતા પણ એમાં તોર ચડી ગયો તોર્ય કીધું સંગીત એવું નથી કીધું એમ તોર્ય સંગીતમાં તો રિયાઝ તો કરતા હોય પણ એને તોર્ય નો કહેવાય એટલે એમાં તોર કીધું તોર એટલે એમ કે એ જ પછી કરે રાખે એનો તોર ચડી જાય ને ત્રણ પ્રકારના વાજિંત્રોનો શોખ વૃથા દાન આ દસ કામ મૂલક વ્યસનો ભગવાનની એમાં આમાં જે લખ્યું છે એ ભગવાનની ભક્તિ રહિત હોય એનું ભગવાનની ભક્તિ ન હોય જેને એને શોખ તો હોય જો એ ભગવાનની ભક્તિમાં કામ આવતું હોય તો તૌર્ય ન કહેવાય સપ્રયોજન હોય તો તૌર્ય ન કહેવાય ચાડિયાપણું સાહસ દ્રોહ ઈર્ષ્યા અસૂયા અર્થદૂષણ ચાળિયાપણું જેને હોય ને એ માણા એક વાત સાંભળી હોય તો જ્યાં સુધી બીજાને ન કહે ત્યાં સુધી ખાવું ન પછી એ ગમે એને કોઈકને ઢેઢ નહીં કંઈક બજારમાં આવેલો જતો એને કોઈકને કહી આવે કાંઈ આમ થયું તો એ ત્યાર પછી એને ખાવું પડશે એટલે વ્યસન છે વ્યસનવાળો હોય ખાય પહેલા બીડી પહેલાં પીવે બીડી પહેલા એવું હોય આને એ ખાવાનું પછી જો કોઈ ચાળિયા પણ ચાળિયાનું ચાડી કરવાનો જો મોકો મળી જાય તો પેલા ચાડી કરી લે પૈશુનમ સાધુઓને ખાસ કીધું પૈશુનમ ચાર અકારમાં દેહ દેહે હમતા જ મમતા ન કાર્યા સ્વજન આદિશ ચાળિયાપણું સાહસ દ્રોહ ઈર્ષ્યા અસૂયા અર્થદૂષણ ધનનો દુરુપયોગ વાણી પારુષ્ય અને દંડ પારુષ્ય એ ક્રોધમૂલક આઠ વ્યસનો છે કામથી ઉત્પન્ન થયેલા ગણમાં આપણે કંઈક માનો કે અર્થ દૂષણ કીધું ને આપણે ક્યાંક વસ્તુ ખરીદીએ પછી એનો ઉપયોગ થાય એવું જોઈએ પછી બીજો ટાઈમ આવ્યો તો એ ખરીદી લઈએ હાલો ત્રીજો ટાઈમ આવ્યો તો એ ખરીદી લઈએ શોખવાનો આવો ઓલો ખરીદવાનો શોખ હોય એને એમ કહેવાય ખરીદેલી હોય એનો ઉપયોગ કરવાનો શોખ ન હોય બહુ ખરીદેલી હોય એને કઈ ઉપયોગ કરવાની ચિંતા ન હોય થાય તો થાય ને કાંઈ નહીં બીજું આવ્યું છે તો હાલ નવું અપડેટ થાય કરી લઈશું નવું કોમ્પ્યુટર અપડેટ થયું છે તો જોશે આ જૂનું છે એનું હું એનું તમે જાણો તમારા ખાતામાંથી ખરીદી કર્યું હતું એટલે એ બધું એને સોટે ને ચાડિયાપણું સાહસ દ્રોહ ઈર્ષ્યા અસૂયા અર્થદૂષણ ધનનો દુરુપયોગ વાણી પારુષ્ય અને દંડ પારુષ્ય એ ક્રોધ આઠ વ્યસનો છે કામથી ઉત્પન્ન થયેલા ગણમાં મદ્યપાન જુગાર સ્ત્રી સેવન અને મૃત્યુ જે ઓલું અર્થ દૂષણ છે એ તામસી કીધું નકર તો રાજસી કેવું જોઈએ પણ તામસી કીધું છે પછી એને એવું દેખાડવું છે <coughs> તામસી તો કે વિચારાવીને થતું એટલે વિચારાવીને તો ઓલું એવું થાય છે ને કે ઓલા બધા કે હું હવે હું તો મને એટલું કેલ્ક્યુલેશન થાય એવું કેલ્ક્યુલેશન કરીને થોડા આપણે કરીએ છીએ કે ઓલું વ્યસનમાં કેલ્ક્યુલેશન ન હોય લગભગ તો હોય તો એ એને એકને જ લાગુ પડતું હોય બીજાને ક્યાંય લાગુ ન પડે વિચારે વિના તો સાહસ ને એને બધાને વિચારે વિના જ કહેવાય તમો ગુણમાં થાય છે બધા એવા છે ને કે વિચારે વિના પણ આ આ થોડું વિચારે વિના થાય અર્થ દૂષણ છે એને તામસી કીધું એમ કે હું ઉપયોગ છે નથી એમ વિચારા વિના એવા તો બધા છે ને વ્યસન માત્ર બધા એવા છે કે બહુ એમાં વિચાર કરે તો કઈ વ્યસન રહે નહીં વિચાર બહુ કરે તો વ્યસન ન રહે કામથી ઉત્પન્ન થયેલા ગણમાં મદ્યપાન જુગાર સ્ત્રી સેવન અને મૃગિયા તેને અનુક્રમે કષ્ટતમ જાણવા દંડ પારુષ્ય વાકપારુષ્ય અને અર્થદૂષણ એટલાને ક્રોધથી ઉત્પન્ન થયેલા ગણમાં કષ્ટતમ જાણવા વ્યસનોને યાજ્ઞવલ્કીએ ગોવધાધિક ઉપપાતકમાં ગણાવેલા છે ગૌ હત્યા જેટલા પાપ હિંસા કરવાના યંત્રો બનાવવા વ્યસનો હિંસા કરવાના યંત્રો બનાવવા વ્યસનો આત્માને વેચવો એ શ્લોકમાં ગણાવેલા છે ઉપપાતકમાં ગોવધાધિક ઉપપાતકમાં એ બધા એ આદિકમાં ગણાય છે આત્માને વેચવો એટલે ખબર તેનો અર્થ વિજ્ઞાનનાથ કહે છે કે મૃગિયાદી અઢાર વ્યસનો તેનું પ્રાયશ્ચિત ત્રણ માસના વ્રતાદિક મિતાક્ષરામાંથી જાણવા તેથી મદ્યપાન ક્ષત્રિયાદિકને પણ સદાચાર તરીકે ક્યારે પણ કહેલું નથી એવું તાત્પર્ય છે અથવા યુગાંતરને વિશે કદાચ હોય તો પણ દોષયુક્ત મદ્યપાન તો મદ્યપાનનો કલીમાં તો નિષેધ જ છે અમારા આશ્રિય તો ન કરો આશ્રિત હોય તો ન કરો હેમાદ્રીમાં બ્રહ્માજીએ કહ્યું છે કે નરાશ્વમેદ્યો મધ્યમ ચ કલૌ વર્જ્યમ દ્વિજાતિભિ નરમેધ અશ્વમેધ અને મદ્યપાન કલીમાં દ્વિજાતિઓ માટે પણ નિષિદ્ધ છે મદ્યના સ્પર્શમાં પણ દોષ છે એમ મનુ કહે છે જાનવધ સ્નાન માત્રમ સ્યાદાના સ્યાદ આ નાભે રેક રેકરાત્રકમ નાભેરુર્ધ્વમ ત્રિરાત્રમ સ્યાન મધ્યસ્પર્શે ઉપોષણમ ઘૂંટણની નીચે સ્નાન માત્ર નાભી પર્યંત એક રાત્રિ અને નાભીથી ઉપર મધ્યના સ્પર્શથી ત્રણ રાત્રિ ઉપવાસ કરવા આ પ્રમાણે સ્પર્શમાં પ્રાયશ્ચિત અડાઈ ગયો હોય તો સ્નાન માત્રથી સુધી થાય હાથ છેડી ગયો હાથથી ગોઠણથી ઉપર ને નાભીથી ઉપર એમ એમ કીધું એના વિભાગ કર્યા છે એને એટલું પ્રાઇસ દીધી એને એટલું પ્રાઇસ દીધી હાથેથી અડે તો વધારે પ્રાઇસ મોઢેથી અડે તો પછી વાત ન પૂછો એટલું પ્રાઇસ મધ્ય પાત્રમાં રહેલું પાણી પીવામાં પણ દોષ છે એમ હારિત કહે છે મધ્ય ભાંડ સ્થિતમ તોયમ યદિ ક્વચિત પીબેત દ્વિજ દ્વાદશાહમ તુ પયસા પીબેદ બ્રાહ્મીમ સુવરચલામ સુવરચલામ સુવરચલામ મધ્ય પાત્રમાં રહેલું પાણી જો કોઈ પીવે તો બાર દિવસ દૂધ સાથે બ્રાહ્મી સર્વચલા નામની ઔષધિ સોમવલ્લી પીવે એમ મિતાક્ષરામાં કહ્યું છે આ નિષેધ અનુપનીત જનોઈ દીધા વગરનાને તથા અનુઢા કુંવારી કન્યાને પણ છે જ તેથી બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય સુરા ન પીવી એ પ્રમાણે જાતિ માત્રને ઉદ્દેશીને નિષેધ છે તેમાં શંકા કરે છે કે જનોય સંસ્કાર થયા પહેલાંના નાના બાળકને પ્રાયશ્ચિતનો અભાવ છે એમ સ્મૃતિમાં કહ્યું છે તે જ પ્રમાણે અંગીરા કહે છે કે અશિતિર યસ્ય વર્ષાણી બાલો બાલોવાપ્યાનું બાલોવાપ્યુન ષોડશ પ્રાયશ્ચિતાર્ધર મરહંતી સ્ત્રીઓ રોગીણ એવ છે पुनेकादश वर्षस्य पञ्चवर्षात् परस्य પ્રાયશ્ચિતમ प्रायश्चितं चरेद्भ्राता पितावान्यः सुरज्जनः अतो बालतस्यास्य નાપરાધો ન પાતકમ એંસી વર્ષ ઉપરનો વૃદ્ધ અને સોળ વર્ષની અંદરનો બાળક સ્ત્રીઓ અને રોગીને અડધું પ્રાયશ્ચિત આપવું યોગ્ય છે અગિયાર વર્ષથી અંદર અને પાંચ વર્ષથી ઉપરના બાળકનું પ્રાયશ્ચિત પિતા ભાઈ કે બીજા સંબંધીજનો કરે એથી અંદર એથી અંદરના નાના બાળકોનો અપરાધ નથી કે તેને પાપ પણ નથી ગૌતમ કહે છે કે પ્રાગુપનયનાથ કામચાર કામવાદ કામભક્ષાહ ઉપનયન થયેલ પહેલાં બાળકો ઈચ્છા પ્રમાણે વર્તનાર ઈચ્છા પ્રમાણે બોલનાર ઈચ્છા પ્રમાણે ભક્ષ કરનાર ભક્ષણ કરનાર હોય છે તો પછી અનુપનીતને સુરાપાનનો દોષ કેમ લાગી શકે એમ કહેતા હો તો સાંભળો ગૌતમાદિ સ્મૃતિ ગૌતમાદિ સ્મૃતિ મધ્ય સિવાયના બીજા વિષયને માટે છે એ પ્રમાણે ભગવદ્ ભાસ્કરમાં કહ્યું છે મિતાક્ષરામાં કહ્યું છે કે અનુપનીત જે બાળક જો અજ્ઞાનથી મદ્ય પીવે તો તેની માતા પિતા કે ભાઈ કૃચ્છ પ્રાયશ્ચિત કરવું જાતુકર્ણીય સ્મૃતિમાં ગૌતમ વચન સુરા સિવાય સુક્ત પર્યુષિત માટે છે <clears throat> સુક્ત પર્યુષિત એટલે ત્યારે તેમાં શંકા કરે છે કે આ બધો નિષેધ રાગ પ્રાપ્ત થયેલા સુરાપાનમાં ભલે હોય પરંતુ દેવની પ્રસાદી તરીકેના સુરાપાનમાં શું દોષ છે તો તેનો ઉત્તર સાંભળો દેવતાઓ સાત્વિક છે મનુષ્યો રાજસ છે અસુરો તામસ છે <clears throat> આ મોટો રાજમાર્ગ છે તેમાં દેવતાઓને સુરા નૈવેદ્ય જ ઘટતું નથી કારણ કે તે અસુર અન્ન છે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે દૈતેયા દાનવા વત્સમ પ્રહલાદ મસુર મસુર મસુરાર્ષભમ મસુરાર્ષભમ વિધાય દુદુહુ ક્ષીર મય પાત્રે સુરાસવમ દૈત્યો અને દાનવો અસુરો શ્રેષ્ઠ પ્રહલાદને વાછડો બનાવી શ્રેષ્ઠ પ્રહલાદને પ્રહલાદ ને વાછડો કરીને પૃથ્વીનું દોહન કર્યું હતું ને એમાંથી આને બધાએ સુરાનું દોહન કર્યું અસુરોએ દેવતાઓએ અમૃતનું દોહન કર્યું માણસોએ અન્નનું દોહન દોહન કર્યું બધા નોખા નોખા વાછડા બનાવીને કર્યું છે દૈત્યો અને દાનવો અસુર શ્રેષ્ઠ પ્રહલાદને વાછડો બનાવીને લોઢાના પાત્રોમાં પાત્રમાં સુરા અને આસવરૂપી દૂધને દોતા હતા તેમજ અથાસિદ વારુણી દેવી કન્યા કમલ લોચના અસુરા જગૃહુ તામ વે હરે રનુમતે નતે કમલ લોચન વાલી કન્યા રૂપે સમુદ્ર મંથન વખતે વારુણી મદિરા નીકળી અને અસુરોએ ગ્રહણ કરી એટલે અસુરોનું ખોરાક છે એમ દેવતાનો નથી આ કમલ લોચન વાળી કન્યા રૂપે વારુણી દેવી હતી ભગવાનની અનુજ્ઞાથી અસુરોએ તેણીનું ગ્રહણ કર્યું આથી કરીને મિતાક્ષરમાં મનુએ યક્ષ રાક્ષસ પિશાચોના અન્ન તરીકે માંસ સુરા આસવને કહેલા છે તેથી દેવોનું શેષ પ્રસાદ હવી ખાનારા બ્રાહ્મણોએ તે અન્ન સુરા વગેરે ન ખાવું જોઈએ તેવું અન્ન દેવોનું હવીર દ્રવ્ય ન હોવાથી નિષેધ કરેલો છે મોક્ષ ધર્મમાં બાણુમાં અધ્યાયમાં કહ્યું છે કે જો યજ્ઞો વૃક્ષો કે યજ્ઞના સ્તંભોને ઉદ્દેશીને મનુષ્યો કારણ વગર માંસ ખાય છે એ ધર્મ વખાણવા યોગ્ય નથી સુરા મત્સ્ય મદ્ય માંસ આસવ કૃષરોદન સરોદન સુરા મત્સ્ય મદ્ય માંસ આસવ કૃષરોદનમ કૃષરોદન કૃષરોદનમ એટલે આમાં એમાં લખ્યું છે ಪುರುಷ ಪುರುಷರ ತಿಲ್ಮುದ್ಗ ಸಿದ್ಧ ಓದನ್ ઇતિ મિતાક્ષરાય તાલ અને અડદ નાખીને ભાત કરવાય એવું કંઈક કૃષરાવદાનમ એવું કંઈક પાક બનાવેલો છે આ બધું એ પ્રવર્તાવેલું છે પણ તે વેદમાં કલ્પેલું નથી માનથી મોહથી લોભથી અને જીભના સ્વાદથી લોલુપતાથી તે કલ્પાયેલું છે સર્વ યજ્ઞોમાં બ્રાહ્મણો વિષ્ણુને જ જાણે છે અને તે વિષ્ણુનું યજન પાયસ વડે જ કહેલું છે અને યજ્ઞના જે વૃક્ષો છે તે વેદમાં કલ્પેલા છે જે કંઈ કાર્તિક માસમાં નવું પાકેલું સારું સંસ્કાર કરેલું મહાબળને આપનારું શુદ્ધ ભાવથી આપેલું અન્ન હોય તે જ સર્વ દેવતાઓને યોગ્ય છે તેથી દેવ નિવેદિત પણ સુરા મધ્ય ન પીવું એ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે આ પ્રમાણે સર્વ પ્રકારે હિંસા ત્યાગ કરવા યોગ્ય છે એ વાત કશ્યાપી વગેરે પાંચ લોકોનું તાત્પર્ય જાણવું આ જગ્યાએ નિષેધ વાક્યો બે છે અને અવાંતર વાક્ય એક છે એમ ત્રણ વાક્યો છે સ્વામી મહારાજની જય